બાવો ખાઈ એક બાબા અજ્ઞાન જ કરે છે અજ્ઞાન જોવાનું તૈયાર આત્માનું જ્ઞાન તો નહીં પણ અજ્ઞાન જોવા ને બધા અજ્ઞાન જોવાનું નથી કહું છું કે આ કિનારો વાંધો હોય તો જ્ઞાન હવે પેલું આવી ગયું દરિયા આવીએ પણ આપણે બહુ વધારે નથી શું ધ્યાન કે એક વાર તો માણસ ધ્યાન કરી શકે નહીં ધ્યાન એવી વસ્તુ નથી કે માણસ થી થઈ શકે એકાગ્રતા કરે એકાગ્રતા કરે એને આ ધ્યાન કે છે લોકો શું કે કોઈ વસ્તુ ના હું એકાગ્રતા કરવી એને ધ્યાન બોડીમાં છે ધીરે ધીરે વાઇબ્રેશન શરૂ થાય પછી શરીરના જે મસલ્સ છે એ બધા ખેંચાય અને બોડી કુલ થઈને મસલ ખેંચાય ને પછી બોડી ઠંડી થઈ જાય ના ઉપાધિ મુકાયો આવું બધું કરવું નહીં આમાં ઉડા ઉતરવું નહીં તો હું જે મેડિટેશન કરું છું તેમાં શિવ ને યાદ કરું છું ને એમાં ધ્યાન લાગી જાય છે શિવ શિવ ને શું કરું યાદ કરે શિવ ને હા ફોટો હોય લાલ હોય એમ ધ્યાન કેન્દ્રિત કરે બધાને શીખવું પડે છે બધા એની બધી મહેનત કરે છે અને હું સીધી જ ફોટો દેખાય છે ને ભાઈ એ તો જ્ઞાન તમે લીધેલું હશે તમને કદાચ પેલો શિવ દેખાય છે એનું ધ્યાન કરવા કે છે ને એ તો દ્રશ્ય છે અને એનો જોનારો શિવ છે એનું ભાન જ નથી એ લોકો ઊંધે સુતરા લોકો ત્યારે જે જોનારો છે શિવ છે તેને ખોરી કાઢે આ તો દ્રશ્ય છે દ્રષ્ટા એ દ્રષ્ટિ છે શું છે તો દ્રષ્ટિ જેવું આપણે બહાર જેવું દેખાય છે કે આપણે મંદિરમાં જઈએ અને મંદિરમાં કૃષ્ણની મૂર્તિ હોય રામ ની હોય કે ગમે હોય તમે ની મૂર્તિ ઉપર મેડિટેશન કરો અને તમને એની ઇફેક્ટ થાય એવી રીતે એ રીતે કરે છે એ દ્રશ્ય છે પછી છે મહાત્મા દાદા ને કેટલા ગયા મારામાંથી હતો ને તમે તો રોજ ચાલે છે ને રોજ રોજ ગયો કે નહીં મારી વાત કરો તમે તો રોજ એનામાં ચેન્જિંગ આવી ગયું દાદા એનામાં ચેન્જિંગ આવી ગયું ઠીક છે એનામાં ચેન્જ આવી ગયું છે ચેન્જ આવ્યો છે પેલા એનામાં ક્રોધ આવે ના આ ચેન્જ તો આવે તડકા હતા લાગતા એ તો આવે છે પણ હવે આવે એ ના એ આ રીતે જાય ને તે એકદમ એક પેલું મનને વાયુ ગયું તે બુદ્ધ ની અસર છે તે બધી જતું રહેશે અસર આ તો ઇફેક્ટો છે એ દબાઈ ન રહેવી છે એ ક્યારે ના રે પોતે કોણ છું એ જાણ ભાન થાય ત્યારે બધું પત્તો પડે તો ક્યાં થાય તો આત્મજ્ઞાની ખુદ ખુદ અને તે લોક પૂજ્ય હોય જેની પાછળ ઊંઘમાં લોકો પૂજા કરી જાય શું કહ્યું હા તો ત્યાં આગળ આપણે લોકોના લાખો લાખો લાભો હવે આ નિરંતર જે એટલા બધા હલકા થઈ ગયેલા નિરંતર લાખમાં રહે નિરંતર યાદ રહ્યા કરે શું કહ્યું એક ક્ષણ ભૂલાય નહીં એવા હલકા થયેલા હોય હવે તમે કોઈની યાદમાં હશો ને દાદા હું તો ખાલી પૂછી છું તમે તમે યાદમાં હશો ને યાદ યાદ તમને ભગવાન મારા ઉપરી કોઈ નથી નહીં નહીં મારા ઉપરી કોઈ ભગવાન જે છે તો થઈ ગયેલા મને મારે યાદ કરવાનું ભાઈ યાદ કોને કરવાનું ભૂલ જેને હોય તેને મને ભૂલ થાય ને મારી ભૂલ જ ના હોય આ બેન અમારે જે રહેશે એક પણ ભૂલ હોય જ ને કશું ભૂલ જ ના હોય ઉપરી પણ ભૂલ હોય તો ક્યાં હતી તમને ભૂલ હોય ને ભૂલ કાઢનાર હોય તો એ પણ મોટા માણસ ઉપરી અમારી કોઈ હોય નહીં કોઈ જગ્યાએ કઈ ઉતરી જતા નથી કોઈ દાદા ઉભરી નથી ઉત્તરાયણ બ્રહ્માના કોઈ અવતરણ થતું જ નહીં એના ગીતામાં કર્યું ગીતા તો કેટલી સુંદર વસ્તુ જે મૂળ વાત કઈ છે અર્જુને જે કહેવા માટે માથાકૂટ કરી ના એમ દર્શન કર્યા એવું ના કહેવાય એવું મારા દાદા કહ્યું કે દર્શન એ સરની મારી એને ના કહેવાય નહીં એટલે દર્શન કરતી કરતી મેં શું કહ્યું કે આ પુનઃ દર્શન કરો ત્રીજી મહારાજ ના દર્શન થયા આગે ઘનશ્યામ ના દર્શન થયા વર્ષો ને આ ઘનશ્યામ આ ઘનશ્યામ ને આ કૃષ્ણ ને આ મહાવીર ઓળખો તો ખરા ગયું પેલા બોલ્યા હતા આજે ઘનશ્યામ ના દર્શન થયા ગયા એને કઈ એને કઈ કે દર્શન કરી દો હું કરું નહીં ના મને વાત મળી હતી કોને મને કઈ ખબર નહીં પણ સાંભળેલી વાત એમને વાત સાંભળેલી ના પણ નહીં હું કહું નહીં આવું કારણ ઘટી આ મોટી મની મારે બે જશે નામ કહેતા એવું કઈ શું કામ લાગે પડી હશે કોઈ લાગે પડી હશે ના આપણે એમ શું કહું ના આવું જેવું લાગે પડ્યું પણ કઈ હવે હશે જતા જ નથી એટલે આ દ્રશ્ય છે અને એ દ્રષ્ટા છે શું છે શું જે શું એ તો ફોટો છે દ્રશ્ય છે એ તો લોકો મને કહે છે મને કૃષ્ણ ભગવાન દેખાય મેં કહ્યું લાડવા કે કૃષ્ણ ભગવાન મેં કહી ગયા ત્યારે મેં કેવા દેખાય છે તારી મોરડી હાથે મેં કહ્યું એટલે હું આ દ્રશ્ય છે તને દેખાય છે ને દ્રષ્ટા એ શિવ છે શું કહ્યું દ્રષ્ટા દ્રષ્ટા એ કૃષ્ણ દ્રષ્ટા ખોરી કાય અમને ખબર પડી તો ખરી જાય આવું વિકલ્પો હેડે હેડે માણસ છતાં આપણે લાભ થયો એટલે સારું એટલે ઉપકાર માણસ લાભ થયો કોઈનો ભૂલાય નહીં ને તને કશું લાભ થયો એ લાભ નહીં બધા લાભ નહીં આ ના એને લાભ થયો એને લાભ થયો છે એનો પહેલો તારે મને ખબર પડી એને પહેલો પરિચય થયો ત્યાર પછી મને ખબર પડી પેલા શું હતું નિર્ગુણ તમે લાસ્ટ ટાઈમ ને એની ઉદય પેલા એમને મળવાથી બદલાય એટલે આમ થાય પછી વળી આમ થઈ જાય પછી આમ ચડ્યા ચડ્યા થયા કરે એથી કઈ મનમાં એવું તો રાખતું નહીં તમે એક્સપ્લેન કરતું હે મને દર વખત લાગે દાવી લાગતી હતી આ ભાઈ મને લાગી જરા મગર મગર શું થયું આ નામ શું એડ કર્યું તમે એક્સપ્લેન કરી બરાબર વિનય કોઈ કહ્યું આ ભાઈ કેટલી આ તમે પહેણી તારથી વિનય જબરજસ્ત વિનય ના હોય તો જ ના વિનય વિનય દાદા જોવું વિનય આમ જોયા જ કરતું લાવી ભૂત આ જોવાનું ભૂત આ ત્યાંથી લાવી એટલે સમજી ગયો કઈ ભૂત લાવી આ નીકળી જશે હવે બળદાગી નીકળી જશે એટલે પુનઃ સારું ના છોડવો બીજું જેને અવળું ફસાયું હતું એ તો બધા અનંત ઉત્તર ફટકાર મારે તો છોડે નહીં હતું તો જ્યાં પુરુષ હોય જ્યાં રોજ મારમાં રોજ ના હોય જ્યાં દેશનું માલકી પણ ના હોય જ્યાં પૈસા લેવા દે દેવા હા બધું હોવું છે કપડા લગતા મેં એટલે ને એટલે હાથ લેખન લીધા ને મને ને ઓગણીસ પાંચ ચોરાસી ઉપેન્દ્ર ત્યારે સવારે એ બધું પૂછતો એટલે ઘણી ગરજ આપતા હશે ચડતા ચડતા કભી ગરજ આપતા હશે પરિગ્રહ ઓછા કરતા કરતા કરતા મમતા ઓછા કરતા કરતા કરતા જયારે મમતા બિલકુલ ખરાબ થઈ જાય ત્યારે માર્ગ તો તારે કમ્પ્લીટ થઈ ગયું શું હતું કરવાનું મમતા અહંકાર મમતા બે છે મમતા ઉભી થઈ જાય અંદાજ રહેતો નથી મમતા ખરા થાય અંદાજ રહેતો નથી એટલે એના ટાઈમ ભેગો થઈ જાય એકમી ભાગ ધીમે ધીમે મમતા મમતા કેવી બધી વસ્તાર પામેલી છે કે અમર કેટલી ઓછી થાય છે સાધુ થયો તો સાધુ પણ એની મમતા ત્યાગી થયો ત્યાગી પણ એની મમતા ઘણા જોઈએ તો મમતા જળવાઈ ગઈ હોય હું ત્યાગી છું એ મમતા બસ મમતા નું ભાન છે મમતા છે તમારી મુક્ત નું ભાન છે ત્યાંથી જોઈ આ આક્રમ વિજ્ઞાન છે પુરુષાર્થ માર્ગ છે જેના કઈ ભાગમાં આવ્યો હોય તે પેલાઈ ના થાય ના થાય તેને કઈ અને જબરદસ્તી ના થાય પછી લોકોને હું અધિકારી ના હોઉં ને તમને ભેગું સાહેબ દાદા મારે ભેગો થયો એ જ અધિકારી એ કાયદો જ અધિકારી પણ શું અધિકારી જોઈએ પોતે કરતા નથી માટે ટ્રાય તો કરી શકે છે બધું કરતા હવે ટાયર નથી પોતે કરતા છે નહીં તો વાત કરતા નથી એક પણ જે છે આવ્યું છે એ ચાર વેદ છે પોતે બોલે કે ધીસ ઇઝ નોટ છે તમારી આત્મા થોડો આત્મા અલગ વર્ણનીય નિશબ્દ અને આ દ્વેત તો શબ્દ પચીસ ટકા જે આત્માની વાત છે તે સ્થુલમાં છે અને તે સ્થુલ છે તે આ પુસ્તકો થી કર્યું પંચોતેર ટકાનું બહાર પડ્યા બધી વાત જ બહાર જ પડી એટલે પ્રગટ માં જવું પડે પ્રગટ ફાયદા પંચોતેર ટકા સાંભળવા મળે નહીં તો લોકો એનું ને લઈને આવું થયું કઈ કારણ આ ને લઈને આવું થયું હશે કલયુગ ને લીધે કલયુગ ને તમારા હોય તો લોકો પ્રમાદી કલયુગમાં પકડી શકેલા હોય તો આ દીવો ના પ્રમાણ તેને કશું વિચારવાનું નહીં ખોટ ચેક કરાશે વિચારો એક બાજુ અફસોસ થાય એક બાજુ આનંદ થાય હા કેવો દેહદર ચલો મારા નહીં તો આ પટેલ નો માલ જોઈ રહ્યો બધું શું <laughs> પંદર વર્ષ હતો નહીં ત્યારે જોયેલો મંદિર માં આટલા પ્રસાદ આપે આટલો જ પ્રસાદ અને મંદિર નું ભર નહીં ગાતો ઠાકોરજી શું છે માટે મળેલી કોણ હવે કઈ જાતની પ્રજા છે અને હજુ શું આપણા પટેલો ગુરુ આ ગુરુ જન બુટલું સનાવે એ ગુરુ કહેવાય હતા આ બધું શું કરતા હા અંધેરો પેલું શું કરવા અંધેરામાં પાણી આવે એ સ્થિતિ અત્યારે ભૂલ લે શું પ્રજા થઈ આવે ને આપડે પટેલો તો બહુ હાઈ વિચાર મારે આવી ગયા બીજું કોઈ ના હું એકલા એટલે બહુ લાભ અને અક્રમ એટલે શું માય નહીં ત્યાં માય ની વાત જ નહીં ફક્ત માય કેટલી વાત છે એ હંમેશા સંસાર જોયો સોંધો નહીં સોંધો કારણ કામ સંસાર જોયેલો સ્પંદ જોયેલો શરીર હોય ત્યાં લગીન તો લેવું આમ છે તો રિયલ તો રિલેટિવ સાંધો એટલે રિલેટિવ ક્રમિક મારી લે રિલેટિવ મારી આ રિયલ ના કહેવાય બહાર રિયલ હોય સોંધાર નું હોય સોંધાર વચ્ચે કામ ચાલે નહીં રિલેટિવ કેવું And limit is all these limit is a temporary adjustment. See? ધન પામતા હોય એ ધન શું કમાય છે રિલેટિવમાં ખોટું છો સારું કરો ગુરુ આપણને કે તારે ગુરુ ના કહે સાહેબ આ કરો પુસ્તકમાં લખ્યું આ કરો બીજી કઈ નવું કહો પુસ્તકો લખેલું નથી લાવું એ પણ તમે જ કરતો છો હા બીજું કઈ નવું કહો એટલે ધર્મ આ બધો કેવો છે સંસાર ધર્મ છે દેહાધ્યાસ ધર્મ છે પોતા બધા સારું કરો એ દેહાધ્યાસ ધર્મ કહેવાય કેવો ધર્મ કહેવાય ખોટું કરો ને સારું કરો તેમાં અહંકાર ની જરૂર ને પેલો ખોટો અહંકાર કર્યો અહંકાર કર્યો અશુભ તો અહંકાર ના અહંકાર એ ને પોતાનો સ્વભાવિક સુખ ખોલવા પોતે આત્મા થઈ ગયો એટલે સુખ જ હોય જ સુખ ખોલવા ને જે પાણી બરફ થઈ ગયું તેના પછી ઠંડુ ભગવાન ભગવાન ભગવાન ભગવાન ભગવાન છે થોડું ભગવાન આ દુનિયા બનાવવા માનો ને કોઈના સારી કુટુંબ મને કહે કે આ દુનિયાનું અમારે ક્રાઇસ્ટ કરીને કેટલા વર્ષો માને છે એક અબજ માણસ માની મેં God create is correct by Christian you God Indian you God Muslim you God not by વિજ્ઞાન સુધી છોડી ભગવાન ની હાજરી સિવાય ન થાય એટલે તેમની હાજરી જરૂર છે તે હાજરી છે જે હાજર હોય તો આ વિજ્ઞાન ઉઠી જાય કરવું ના થતું એમને કરવું પડે તો મજૂર કહેવાય ઓટોમેટિક પ્રમાણે તંત્ર બધું ગોઠવેલું ઉપર આપણે પ્લેનમાં જઈએ છીએ તો બધા ધુવાળા ગોટા ગોટા દેખાય પાણી દેખાય કશું દેખાતું દેખાય એક પાણી રૂપાંતરક છે એસ ટુઓ છે શુદ્ધ વાતાવરણ મળે તૂટી પડે રાતાયણ મળે ને છે આમાં પણ મારા ડેરા જાય તો મારવા જરૂર છે આજના દીકરા કઈ પૂછજે નહીં રાત પૂછ્યા અશાંતિ થતી નથી અશાંતિ અપસેટ અશાંતિ થઈ જાય નથી અશાંતિ થતી નથી અશાંતિ થઈ જાય જ્યારે અપસેટ હોય ત્યારે તું કઈ દવા કરે છે અપસેટ માઇન્ડ થઈ જાય કોઈ શું થાવ પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ હોય તો વખત હોય પ્રોબ્લેમ ઘણી વખત દવા પીવડાની દવા તો એટલે ખોલવી પડે દલ ના ગરમી દવા ખોલવી પડે ખોલવી પડે જોયું નથી સુંદર હતા બીજો હતા માં હતો કોર્ટનો દાવો મળે ભગવાન સુધી કોર્ટમાં જવાના હોય તારે કરે ભાઈ આરોપ ના ભગવાન તો નહીં ને નાતા રસ્તા પર બેઠા બેઠા ઈશ્વર શું કરે તેને ગયા તે તમે પોતે જ તમે જો પોતે એમ નહીં હોય તો અહીં તમે નથી તમારા નથી તો અહીં જ નથી અને થોડા અમુક બે આવી પછી વાંધો જ આવે ને તો બે ની ઘેરાઈ જાય શું નામ ભાઈ તારું શરદ શરદ શરદ ગમે છે તને સરસ નામ ગમે છે તો બદલી નાખીએ ગમતું છે ગમે છે પાસ એટલે મેં પાસ કરેલું છે ને પાસ તને ગમે છે મને ફાવે છે ને ડિઝાઇન કુદરતની એને જે ગમતું નામ તે આ પાડનાર નામ હળેથી નીકળે અને કે શું કે એને પાડી અને ગમે શું કે તમે ગમે છે આ ડિઝાઇન કઈ કુદરતની ડિઝાઇન કરી હોય એટલે ભણું કે ના હું કામ કરું છું આઠ હું મને સમજણ નથી પડતી તમારે સમજણ ના પડે નથી પડતી પેટ્રોલ ના પૂરતો કરે પેટ્રોલ મશીન ના નાખે તો કરે ના નહીં કરે હે કરે તો ના કરે તે પેટ્રોલ ફાસી જ નથી નાખવું પડે ને હા આ બધા ચેતન છે મારે પડે છે એક્ટિવિટી કરે દાદા કે તમને આ બધામાં લિવિંગ થિંગ દેખાય છે દેખાતી છે ચેતન એટલે આત્મા છે એટલે ચેતન શું નથી સમજાતું ના જીવતા છે મરેલા એમાં તો ભેદ તો ખબર પડે ને ભેદ ખરો ને એ કયા લક્ષણ છે જે મૂવ થાય તે લાઈફ કહેવાય હાલે ચાલે એ બધું લાઈફ કહેવાય મશીનરી હાલે ચાલે મશીનરી હાલે ચાલે હા એવું ખરું એ વાતે ખરી એ વાતે ખરી કે છે હા પછી ચેતન કોને કેવું ચેતે છે જીવતું છે જે મૂવ થાય બસ તે લાઈફ કહેવાય ને આ જળ કહેવાય ને આ જળ એટલે તું જાણ જળ જળ સ્થુલ માં ભેદ લિવિંગ અને નોન લિવિંગ બંને ફેર આપડે જાપાની કૂતરું હોય ને આ બેબી હોય ફેર નહીં બેબી ના જેવું જાપાની કૂતરું હોય પણ અમુફીર ને અમુફીર પુત્ર અમુફીર ડોલીનો ને બેબીમાં ફેર પછી કયો ફેર તું ના બે સરસ ખરેખર સરસ છે ખરેખર સરસ છે મારું નામ સરસ જ છે હા મારું સરસ છે તારું નામ છે મારે નહીં સરસ તો પછી શું તારું નામ છે તો તું કોણ નેમ સરસ છે ને એ માય નો કે નર આય તમે કોણ કહો તમે કોને કહો તમે આય કોને કહો માય આ મારું જેમ કહું તો આ ને બે જુદા હોઈએ કે નહીં આ ઘડિયાળ તારું જેમ બોલું તો ઘડિયાળ તો બે જુદા કે એકાદ જુદા જુદા હા તો માય નહીં નામ ને શું બે જુદા નહીં માય શબ્દ આવે એટલે પોતાની ડિફરન્ટ ડિફરન્ટ થઈ હે જુદા તો તું કોણ પણ તું જુદો કોણ છું મને ખબર હું કોણ છું મને ખબર છે હું કોણ મને ખબર છે હું કોણ તને ખબર છે બેઠા છે હ્યુમન આવે મરી જાય તો ડિઝાઇન છે હ્યુમન છે ડિઝાઇન છે તું ડિઝાઇન માય ડિઝાઇન એને દૂર કોણ છે મને ખબર નથી તમે કહો તો મને મને ખબર નથી કે તમે કહો એક છોરા કે હું મગીન જઈશ મગીન રાતું આનંદ ક્ષણે ક્ષણ કર્મ બંધાય જ્યાં સુધી પોતાનું કર્મ રિયલાઇઝ ના થાય ત્યાં સુધી કર્મ ના કરે તો કર્મ બંધાય એટલે રિયલાઇઝ થયા પછી કર્મ કરતો હોય તો કર્મ કહેવાય કર્મ કરતો હોય તો કરતા કર્મ ના આવે એટલે એટલે કર્મના અકર્મ ને છુટકારો થયા દુનિયાને ઘટે ભાઈ મનુષ્ય ભણા પછી બીજો અવતાર થાય ને થાય માણસ પછી બીજો અવતાર થાય ને થાય આજે બધા માણસો બધા વધી ગયા પણ એમના જે બોડી છે માણસો ના છે પણ માઇન્ડ છે ને બધા એનિમલ્સ જેવા લાગે એમ કે કે આજે બધા જે માણસો વધી ગયા છે તો કે એમની બોડી છે તો માણસી લાગે પણ માઇન્ડ બધા એનિમલ જેવા લાગે કારણ કે આ જગત નો નિયમ કેવો છે દરેક વસ્તુ જગત આપવાની વૃદ્ધિ વૃદ્ધિ એટલે હાની થવાની જરૂર છે હાની ન જ કર્યા કરે પછી વૃદ્ધિ આવે છે ને દસ ફૂટ ચડે દસ ફૂટ ધરતી વખતે હાલ નો કંટાળી ત્યાં આદિ વ્યક્તિને હતી એટલે ગવર્મેન્ટના મોટા જવાબદાર પૂછે છે એને અગા લખવાનું તો કાગળ લખવાનું ભડકાવો તો તમે લખો કે બે હજાર માં વસ્તી આવી દીધી છે લોકો બુદ્ધિ બગાડો નહીં જગત શાસ્ત્રકારો કહી છે કે આ જગત ને તમે હેલ્પ ના કરી શકો તો કઈ નહીં પણ ભડકાવશો તો નહીં ખોટા નહીં બે હજાર માં આમ થઈ કહ્યું ને તમારો છોકરો ચૌદ નો હતો ત્યાં ચાર ફૂટ ત્રણ ઇંચ નો હતો અને ઓગણીસ ફૂટ નો થયો પાંચ ફૂટ થયો એટલે નવ ઇંચ વધ્યો પાંચ વર્ષમાં તો આ જોશે કેટલો થશે વસ્તુ ખોટી નથી એના હદમાં શું બી એના હદમાં શું બી એની બાઉન્ડ્રીમાં દરેક લિમિટમાં કેલ્ક્યુલેશન હોય તમે કહ્યું નહીં મને હું કોણ છું આમ નામ ભૂલી જઈશ પછી હું તો એવી ભૂલી નહીં ભૂલી જાય એ તો હું તો એવી રીતે કહ્યા દઈશ કે તને પછી તું નિરંતર ચોવીસ ચોવીસે કલાક અમારું આ તો બે કલાક પછી ભૂલી જાઉં બસ ત્રણ કલાક પછી યાદ આવે એનો અર્થ કે છે ચોવીસે કલાક રહેવું છે શું કરવું ભાન રહેવું છે ભાન રહેવું જેમાં ભાન ના રહે કરવાનું સાધુ મહારાજ શાસ્ત્ર લખ્યું ને હું સુધાર્થ મારું સુધાર્થ મને કહે હું સુધાર્થ સુધાર્થ કરું ના લડે દાડો એ તો ગાદી મજા પછી રાજા કહેવાય એમને હું રાજા બોલ બોલ કરો એટલે ગાદીના વારદાર એ બધું ત્યાં પછી લખાણ લુખાણ ગાડી બધા ગાડી પછી બેઠા પછી રાજા કહેવાય દિવાળી પસંદ સેલ પોતે જ આ પસંદ છે પછી પ્રોબ્લેમ જ ઉભા થાય રોજ રોજ પ્રોબ્લેમ ઉભા થાય આ સરને બગાડ્યું કે તારી હાથે જ નહીં તારો પ્રોબ્લેમ ઉઠાય કે ના ક્યાં બગાડી કોઈ એમ કે આ સરહદે બગાડ્યું એટલે પ્રોબ્લેમ ઉભો થઈ જતા રહે માથામાં એમ કે છે આ બેન તારે ક્યાં બેઠા છે અને એક ટ્રેમાં દસ કપ ને દસ હકાવી લઈને આવે અને પડી ગયા તે કઈ તારા જોવામાં આવે તે તરત કશું અસર થાય કરી ના અસર નહીં થાય કદી બન્યું જ નથી એવું હવે પડી ગયું શું થાય પડી ગયું શું થાય હે પડી ગયું શું થાય આપણે પૂછ્યું નહીં દજાઈ ના દજાઈ ખબર પડે ને દજાઈ ખબર પડે એ તો ખબર પડે ને દજાઈ ની આપણે પૂછવા જવું નહીં કે તું ના ખબર પડે દજે ઘાસ એ કરે કે એ કરે ખબર પડી જાય ને અને એના તે પડી જાય તને શું તરસ થાય કેમ ફૂલી નહીં કઈ અસર થાય એની એ તો ભૂલ થઈ જાય કશું ના થાય તમે ખીજી જાય હા મગજ જરા કે મગજ ની અંદર થાય છે તો ખરું જ કે પડી ભાન ભાન નથી બોલીએ નહીં મોડેથી બોલીએ નહીં પણ એમ લાગે હવે જરાક તો એને કાળજી આપવી જોઈએ એ પોઈન્ટ છે ને પણ બધા માણસો એ નહીં વિચાર કરે ઘણા માણસો કહો રાઈટ ગુમ થઈ ગઈ હા બહુ ઓછા એ ઓછા કે બધું એમ આજકાલ કોલેજમાં નાપાસ થતા તને થાય તે થાય કે ફેલ કેમ ખબર ના પડે ને I'm going to fail at the time of ખબર નહીં પડે ને ના પછી પછી છે શું તું બહુ એની વરિશ કરું વરિશ કરે ને ત્યાંથી માર્ક મૂકી મૂકીએ પાંચ હજાર પડે માટે વરિશ માટે થાય કે તમે રીઝન ખરો કે કેમ ફેલ થયા વરિશ કયા ખાતામાં જનરલ કરાવે ફેલ થયો એના માટે વરિશ થાય કેમ ફેલ થયો એના માટે વરિશ થાય એટલે કોને કહું છું તું મને સમજણ નથી પડતી ના તું હરીત કરનાર કોણ અને લખનાર કોણ પેપર એમાં જુદા જ લેવું ના એક જ એક જ તો પછી કોણ કોને લડે છે આ કોઈને લડતું નથી કોઈ આ હરીત કોણ કરે છે જેને લખ્યું હોય એ જ વરીશ કરે ને જે લખ્યું હોય એ જ વરી કરે હા વરીશ કરે ફાયદો શું થાય વરિષ્ઠ ખબર પડે કે ક્યાં રીઝન કોણ મળે કે કેમ ફેલ થાય વરિષ્ઠ રીઝન કારણ જડી આવે કે આપણે શા માટે નાપાસ થયા ફરી હેલ્પ કરે ને એટલે ઉપદેશ તો નથી જો વરિષ્ઠ થી ઉપદેશ લેતા હોય તો ઉત્તમ કહેવાય તો કે ભાઈ આ આવું થયું માટે આ આપણે ફરી આવું ન થવું જોઈએ એવો જો ઉપદેશ લેતા ઉત્તમ છે વરિષ્ઠ થી ઢીલો થઈ જતો નિષ્દેશ છે શું કોલેજ થઈ જાય જો વરિષ્ઠ થી તો એ નકામું છે કયા કારણ થી અપમાન કરી એના ઉપર આધાર રહ્યો ગમે ખરું પણ આજે તારા કારણથી કે તારી ભૂલ થી કે પણ ઉતારી નાખે તે ગમે ખરું સારું નહીં કહેવાય ને એ સારું ના કહેવાય ને ના ગમે સારા કારણથી થયું તો ના ગમે હા એ સંદેહ સારું નહીં કહેવાય તો પછી એમાં દુઃખ એ દુઃખ ક્યારે દેશે એક કહેવાની રીત હોય ને કહેવાની રીત હોય કે એ સારું ના કહેવાય એને એને ડેવલપ નથી કહેવાય અને કહેવાની રીત એટલે આપણે અમારી ફરિયાદ ભાઈ તમે રીત શીખીને અમારી જોડે ધંધો કરો એમ શું શું કહ્યું એટલે આપણા હાથમાં છે કે આપણે એને આપણે કેવી રીતના કેવી રીતે વાત કઈ રીતે વાત કરવી શીખી પછી આપણે વાત કરે આપણી ભૂલ છે કે આપણે એડજસ્ટ થઈ શકતા નથી આપણને અસર ના થઈ જાય કે મને કોઈ કે આપડે બધા બેઠા કે દાદા તમે ચોર છો મારે શું કરવું તમે શું કહો તમે તમે શું કહો તમે શું કહો કેવી રીતે તું છે મને તો સમજણ ભાઈ લાગે શું એટલે મને કે તારા કોર્ટ ની પાસે લખ્યું દાદા શું કરેક્ટ છે શું તારી પાસે પુરાવો કોઈ પણ જાતનો પુરાવો છે ને ના હોય તારા મદદ નો પુરાવો જમણા નો પુરાવો પણ મને કહે ને વાંધો શું કારણ કે છે એની પાસે રોંગ બિલકુલ હોતું નથી થોડુંક કંઈક કપાય છે દેર ઇઝ સમથિંગ શું બરાબર એટલે અમે એક્સેપ્ટ કરી ના તારું અપમાન કરે એની પાસે કઈ હોય તો અપમાન લાયક તું હોવું તો જ જગત અપમાન કરશે ને નહીં કરે અપમાન અર્હતી કે મને કહું છું હજાર રૂપિયા આપું અપમાન કઈ કરતું નહીં હજાર રૂપિયા આપું તો અપમાન કઈ કરતું કોઈ ભીડ વાળા આપ કરી દે તો શું વાંધો ના મારી ભીડ કરે તમારે લીધે નહીં જોવા <laughs> કાંઈ યોગ્યતા એનું છે નહીં પછી વિજ્ઞાન છે ગપુ નથી તમે જે શબ્દ બોલો છો અત્યારે કોણ વાત કરે છે તારે જે સમજાય બોલે જે સમજાય મને ખબર નથી મને ખબર નથી ખબર નથી ના પણ કોણ વાત કરે અત્યારે તમે વાત કરો છો તમે વાત કરો છો પણ તમે એટલે કોણ એ મને ખબર નથી એ મને નથી ખબર હા પણ તમે એવું લાગે છે ને હવે ઉદાય જેવી વાત કરતા નથી તો કોણ વાત કરશે મને ખબર નહીં ને ખબર નહીં મને હે નથી ખબર આ ઓરિજિનલ થી આપણે વાતો કરે આ ટેપ રેકર નહીં ઓરિજિનલ ટેપ એ ટેપ રેકર છે તે લખતા છે તું શ્રોતા છું હું નાતા આ ટેપ રેકર માં શું વાગી રહ્યું છે તે વર્ષથી હું એનો જ્ઞાતા દસતા છું એટલે આ વાણી છે ને તે માલકી ગણી વાણી છે this is not my speech એટલે આ વાણી ઘરમાં પેસી ગઈ છે તો કલ્યાણ થઈ જશે શું કહે ખાલી ઘરમાં પેસી ગઈ છે ને માલકી હોય વાણી કોઈ જગ્યાએ હોઈ શકે નહીં શિક્ષણ કરવું હોય તો હોય શકે કે વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન કોઈ શકે બાકી નરસિંહ ગણવાની કોઈ શકે નહીં તું તો તને એમ લાગે ને હું બોલે એવું લાગે હે એટલે તું આ બોલવાનું તું બાલી કેવું માય સ્પીચ બોલું ને ધીસ ઇઝ માય સ્પીચ એટલે માલકી વગરની વાણી વારી કહેવાય માલિક <laughs> એટલે સાયન્ટિસ્ટ માન વાત કબૂલ કરવા નહીં થતા કે એમાં વળી રીતે આપણે કરીએ તો અમને સમજાતી નથી વાત નહીં સમજાય ને કેવી સમજાય તમારો માલકી પણ જાય ત્યારે સમજાય ને પણ એ જવાનું નહીં બોલે તમને શું સમજાય તમે બીજું બધું વિજ્ઞાન સમજી શકો જેવા માલ ઈગો ઈગો હોય એનું કામ ચાલે હોય તો આ શું તમે સમજી શકો અને પછી મેં એને કહ્યું મેં કહ્યું તમે બોલો છો તે ત્યાં કરો પછી હા અમે જાતે બોલે તમને નહીં ખબર પડે એક ગધેડું બોલે તે તમે બોલો તો એમને શોખ લાગે તમે બોલો એમાં એમને